એ આવો આવો મારા નાના મોટા ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો અમદાવાદમાં બેઠા બેઠા ઋગ્વેદભાઈ વાર્તા સાંભળે છે આવો આવો ઋગ્વેદભાઈ આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ભાઈ ધ્યાનથી સાંભળજો ગંભીરસિંહ ગોહિલની આ વાર્તા છે ને વાર્તાનું નામ છે વર્ષો અનરાધાર એક નગર હતું તેનો રાજા ઘણો દયાળુ રાજ્ય ખૂબ વિશાળ પ્રજા સુખી એની ભૂમિમાં મબલખ ધાન પાકે જાહો જલાલી અપાર તે તો દરિયાની છોડની જેમ ઉછળે એક વર્ષે રાજ્યમાં પડ્યો દુકાળ મોલ બધા સુકાયા ભોંય સુકી ભટ્ટ નદી સરોવરો ખાલી ખમ ઝાડ થઈ ગયા ઠૂંઠા ક્યાંય લીલું તણખલું પણ નહીં પંખીડા ટળવડે બિચારા ખેડૂતો આકાશ સામે જુએ અને નિશાસા નાખે વેપારીના ધંધા બંધ મજૂરોને કામ ન મળે પવન સુસવાટા નાખે ધરતી જાણે ખાવ ખાવ કરે ઢોર ઢાંકર મરવા લાગ્યા ગરીબ લોકો પાંદડા ખાઈને ગુજારો કરે હો ભાઈ રાજા તો દુખી દુખી થઈ ગયા પ્રજાનું પ્રાણીઓનું દુઃખ તેમનાથી જોયું જતું નહોતું પૂજા કરાવીને મેઘરાજાને મનાવવા કથા કીર્તન ધૂન પારાયણ મંત્ર જંત્ર બધુંય કરાયું ભુવાને બોલાવ્યો સંત નજુમી ફકીર સંન્યાસી સૌને નાણી જોયા કોઈ કારી ફાવી નહીં દુકાળના ચક્કરમાં સૌ પીસાતા રહ્યા રાજાએ જોશીને બોલાવ્યા જોશી મહારાજ જુઓ ને મારી પ્રજાનું શું થશે વરસાદ આવશે કે નહીં શું કરીએ તો મેઘરાજા પ્રસન્ન થાય જોશી કે રાજાજી રાજ્ય માથે કાળ ચક્ર બેઠું છે કાળ ચક્ર યોગ ઘણા ખરાબ છે વરસાદ ક્યાંય કળાતો નથી પણ આપની જન્મ કુંડળીના પુણ્ય યોગ ઘણા મોટા છે ત્યારે બતાવો ને કે શું કરવું જોઈએ જોશીજી રાજાજી મને પણ ઉપાય સૂઝતો નથી એક જ આશાનું કિરણ દેખાય છે પણ કોઈ માનશે નહીં સંગીતની શક્તિથી વરસાદ આવશે એવું મને ઝાંખું ઝાંખું દેખાય છે રાજાજી બસ રાજાને તો જાણે ઉપાય મળી ગયો રાજ્યના અને બહારના ગવૈયાઓને બોલાવ્યા છે કોઈ વિરલો તૈયાર કોઈ ખાતરીથી કહી શકે કે સંગીતથી વરસાદ લાવી દેશું રાજાએ ગામે ગામ પડો વગડાયો જે કોઈ સંગીતથી વરસાદ લાવી દેશે તેને મોટો શિરપાવ અપાશે બે સંગીતકારો આગળ આવ્યા પછી બીજા ચાર પાંચે ઈચ્છા બતાવી હાલોને આપણું ભાગ્ય અજમાવીએ રાજાએ તો મોટો સમારંભ યોજી દીધો નગરની ટેકરી તેના ઢોળાવની ઉપરની બાજુએ બેઠક ગોઠવાઈ રાજા માટે ગાદી તક્યા અને છત્ર લગાવાઈ ગયા રાજાએ આવીને છત્ર દૂર કરાવ્યું મારી પ્રજા સાથે હું ખુલ્લામાં જ બેસીશ રાજા તો એક જ અને તે મેઘ રાજા બાજુમાં દીવાન અધિકારીઓ મહાજનો ભાયા તો બધા ગોઠવાઈ ગયા દૂર દૂરથી લોકો આવ્યા ઘોડા ગાડા એકા કિસમ કિસમના વાહનો ત્રિપુંડવાળા બ્રાહ્મણો સાફા પાઘડીવાળા રાજપૂતો કેડિયાવાળા પટેલો અંગરખા ડગલાવાળા વાણિયાઓ કારીગરો મજૂરો સાધુઓ ફકીરો વગેરે અનેક વર્ગના લોકો ઉમટી પડ્યા ટેકરીનો ઢોળાવ દૂર દૂરના ખેતરો નજીકની ટેકરીઓની તળેટીઓ નગરની ભાગોળ વગેરેમાં માનવ મેરામણ ઉભરાયો ભાઈ સ્ત્રીઓને યુવાનોને વૃદ્ધોને કિશોરો કોઈ બાકી ન રહ્યા બપોર પછીના સમયે સંગીતના સૂર વહેતા થઈ ગયા કલબલાટ શાંત થઈ ગયો પહેલા બે સંગીતકારોએ સુરાવલીઓ લહેરાવી વાતાવરણમાં કંઈ જ ફરક ન પડ્યો પછીના ગવૈયાઓ આવ્યા લોકો સંગીત સાંભળે આકાશ તરફ જુએ અને નિરાશ થાય રાજા પણ અકળાવા લાગ્યા છેલ્લા ગવૈયાનું ગાન શરૂ થયું રાજાએ જોશીને કહ્યું જોશીજી તમે તો કહેતા હતા ને સંગીત વરસાદ લાવશે જુઓ કંઈ જ થતું નથી તમારા જોશ તે કેવા જોશીએ સેજ પણ હચકાયા વિના કહ્યું રાજાજી ઉપાય તો તે એક જ છે બાકી તો ઈશ્વર કરે તે ખરું રાજ્યની પ્રજાના જેવા ભાગ્ય રાજા તો ખીજાયા પણ કરે શું કે એમ ભાગ્ય ઉપર છોડી દઈએ તે કેમ ચાલે ઈશ્વર કઈ આટલો ક્રૂર ન હોય એટલામાં એક સેવકે આવીને રાજાના કાનમાં કહ્યું હજુર આપણા કેદખાનામાં એક કેદી છે સવારના સમયે તે સુંદર સુરાવલીઓ વહેતી કરે છે ઘણાએ સાંભળો છે તેને આજ્ઞા હોય તો તેને બોલાવીએ રાજાએ તરત આ કહી રક્ષક અધિકારીને બોલાવીને સૂચના આપી સાવધાનીથી લઈ આવો જુઓ છટકી ન જાય બેડી અને હાથ કડીના બંધનની સાથે કેદીને લઈ આવ્યા લગર વગર પહેરવેશ હતો પણ મોઢા ઉપર તેજ હતું અભાઈ એની આંખો સોસરી નજરે જોતી હતી એણે બેઠક લીધી ને બંધન છોડાયા રાજાએ કેદખાનામાંથી આવેલા કેદીને પૂછ્યું ભાઈ તું જાણે છે ને કે મેઘ રાજા મનાવવા માટેનો સમારંભ ચાલે છે તું સંગીત શીખ્યો છે ખરો કે બધું એમ જ કેદીએ ડોકું ધૂણાવીને કહ્યું થોડું થોડું સૌ હસતા હતા રાજાજીને આ શું સૂજવું કે ગુનેગારને સંગીત માટે બોલાયો છે કોઈએ કહ્યું ભાગી જવાનો કારસો તો નથી રચ્યો ને બીજાએ કહ્યું ભાઈ એ તો એમ જ હોય કૃષ્ણ ભગવાન પણ કેદખાનામાં જ જન્મ હતા ને તો વળી ત્રીજો કે અરે ભાઈ ભગવાનનો વાત ન હોય આ તો આ તો લઘરો છે લઘરો એને તે કઈ રાજાજી પાસે બેઠકો પાતી હશે તો વળી ચોથો કે આવા ગુનેગારો તો કેદ ખાનામાં જ સારા સંગીતનું દીટું એ જાણતા હોય તો કેદી સાના બન્યા હોય કેદીની આંગળીઓ તાનપુરા ઉપર ફરવા લાગ્યો સૂર તો હવાનું રૂપ બદલી નાખવા લાગ્યા કંઠનો રણકાર દૂર સુધી સંભળાયો સૌના કાન સરવા થઈ ગયા ગામ ગપાટા બંધ થઈ ગયા આહા ઠીઠી કરનારા એક ધ્યાન થઈને સાંભળ્યો સંગીત તો આગળ ચાલ્યું કૂતરા ભસવાનું બંધ કરીને ઊભા રહી ગયા ગાયો ખીલા છોડાવીને નીકળીને દૂર ઊભી રહી ગઈ પંખીઓ પાંખો ફફડાવીને થીર થયા ઝાડ સુકા ભટ્ટ છતાં થોડા થોડા ડોલવા લાગ્યા બાળકો રમવાનું છોડીને ઘેરા બનાવીને ઊભા રહી ગયા રાજા ચિત્રે હાલ માણસની કળા માણતા માણતા ચકિત થઈ રહ્યા હો ભાઈ સંગીતના રસિયાઓએ મેઘ મલાર રાગની સુરાવલીઓ પારખી લીધી એમના મસ્તક તો ડોલવા લાગ્યા કેદી આંખો બંધ કરીને એની ધૂનમાં જ મસ્ત હતો એને આસપાસનું કોઈ ભાન નહોતું રાજ્યના સેવકો રક્ષકો વગેરે સૌ ચિત્રામણો જેવા સ્થિર જણાતા હતા કલાક એક સંગીત રેલાયું હશે ત્યાં આકાશમાં ધોળી વાદળીઓ દોડવા લાગી ઢળતા સૂર્યને એમણે ઢાંકી દીધો હવે એમાં કાળી કાળી જાય ઉમેરાવા લાગી પવનની દિશા બદલાઈ ગઈ શીતળ લહેરોએ વાતાવરણમાં પલટો લાવી દીધો કેદી ગાયક વચ્ચે વચ્ચે મંત્ર ગાન કરતો જણાતો હતો એના કંઠને હવે મોરલાઓ સાથ દેવા લાગ્યા એનું ગાન આગળ વધવા લાગ્યું એ જાણે વાદળોમાં પ્રવેશ્યું હવા જામવા લાગી હવે એમાં સાગરના ઘૂઘવાટ અને ઝંઝાવાટ સંભળાવા માંડ્યા ગાયકનો મેઘની ગર્જના જેવો અવાજ આગળ વધ્યો સૌ જાણે મોં પામીને થંભી ગયા રાજાએ બાજુમાં બેઠેલા પ્રધાનજીના હાથ પકડી લીધા હો ભાઈ ગાયકના સૂરો હવે તો છલાંગો લગાવતા હતા મેઘની છાલક સૌને ભીંજવે ભીંજવે એટલામાં તો બધે જળ બંબાકાર થઈ ગયો ટેકરી પરથી પાણીના વેડા છૂટવા માંડ્યા અને સૌનું અંતર ભગવાનની ભક્તિમાં એકાકાર બનવા દોડતું હતું મેઘરાજાએ ધરતીને ધરવી દીધી ત્યાં સુધી રાજા કાંઈ બોલ્યા નહીં સંગીતકારનું કામ હવે પૂરું થયું સૂરના વિરામ સાથે એણે તાનપુરો મૂકીને બેડી હાથ કડી હાથમાં લઈ લીધી રાજા કે ભાઈ તું કોણ છે આ વિદ્યા તારામાં ક્યાંથી કેદી કે મહારાજ વાત લાંબી છે હું સોમનગરીનો રાજકુમાર છું સંગીતથી માંડીને રાજકાજ સુધીની બધી તાલીમ મેં લીધી છે રાજાને તો નવાઈ લાગી તો પછી આવા વેશે કેમ કેદીએ પોતાની વાત આગળ ચલાવી સંગીત પાછળ ગાંડો થઈને હું ફકીરીમાં ફરવા લાગ્યો હતો પિતાને તે ન ગમ્યું દેશ નિકાલ કર્યો હવે ગામે ગામ જઈને સંગીત સંભળાવું છું લોકો આપે તે ખાઈ લઉં છું રાજાને તો રસ પડ્યો પણ અમારા કેદખાનામાં ક્યાંથી આવ્યા કેદી રાજકુમારે વિગતે જણાવ્યું હું આ નગરમાં આવ્યો ત્યારે લોકો મને ઘેરી વળ્યા ગાંડો સમજીને મારવા લાગ્યા મેં લાઠી ગુમાવી એક બાળકને અજાણતા સારી પેટે વાગી ગયું આથી મને કેદમાં પૂરી દેવામાં આવ્યો રાજા કહે તમે તો રાજકુમાર છો કોઈને એ વાત કહી હતી ખરી કેદી રાજકુમાર કે મારી આદત એવી છે કે ઓળખ હું છતી કરતો નથી બને ત્યાં સુધી બોલવાનું જ નહીં સવારે થોડું ગાઈ લઉં એટલે મને સંતોષ થઈ જાય બસ હવે મને મારી કોટડીમાં મોકલી આપો મને ત્યાં ફાવી ગયું છે મહારાજ રાજા તો ઊભા થઈને ભેટી પડ્યા હવે તો રાજકુમાર તમારી કેદ પૂરી થઈ ગઈ છે મેદનીએ જય જય કાર કરી મૂક્યો મેઘરાજાની આરતી લેતા સૌ મેદાનમાં રોકાઈ ગયા કોઈ જવાનું નામ લેતું નહોતું એમાં નવલું કૌથુક જોઈને સૌ ઓર રાજી થયા પાણીના બની ગયેલા સરોવર વચ્ચે પણ સૌ મોટા અવાજે રાસડા લેતા ગાતા હતા હો રાજા ગાયકને પોતાના મહેલે લઈ ગયા રાજાને સંતાનમાં એકમાત્ર દીકરી ખાનામાંથી છૂટેલા રાજકુમાર સાથે તે રાજકુમારીનો ધામધૂમથી લગ્ન કર્યા પછી તો અને ભાઈ લોકોનો આનંદનો પાર રહ્યો નહીં તો બાળ દોસ્તો તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશો ભાઈ હવે હાલા વાલા કરી જાઓ આવજો